સામગ્રી લેવા જઈ શકીએ પછી અહીંયા મહાપ્રભુજી નિવેદન અને સમર્પણનો ભેદ બતાવ્યો છે કે નિવેદન એટલે શું નિવેદન એટલે ઠાકોરજીનું આ બધું છે એ બધું એવું બધું પ્રભુને જણાવવું અને સમર્પણ એટલે પ્રભુને જે નિવેદિત કરેલ પોતાની સર્વ વસ્તુનો પ્રભુની સેવામાં વિનિયોગ કરવો એને એને સમર્પણ કહેવાય છે હવે સમર્પણ કયા પ્રકારે થઈ શકે તો મહાપ્રભુ જે સિદ્ધાંત રસના ગ્રંથમાં આજ્ઞા કરે છે કે તસ્માદ આદવ આદવ સર્વ કાર્ય સર્વ વસ્તુ સમર્પણ એટલે દરેક કાર્યની શરૂઆતમાં દરેક વસ્તુને પ્રભુ સેવાના ઉપયોગમાં લાવવી જોઈએ દાખલા તરીકે નવી આપણા ઘરે કોઈ નવી ચાદર આવી હોય તો આપણે સૌ પ્રથમ પ્રભુની સયાજીમાં પ્રભુ તેમાં પોળે એવી આપણામાં ભાવના હોવી જોઈએ તેથી એ પોતે પવિત્ર બી થઈ જશે હમ હવે કદાચ મને એવી શંકા તો થાય કારણ કે આપણે એકદમ તુચ્છ જીવ છે અને ટાગોરજી તો આપણા ત્રિલોકના નાશ આપણને એવી કદાચ શંકા થઈ શકે કે આપણે જે ઠાકોરજીને સમર્પણ સમર્પિત કર્યું છે એ ઠાકોરજી અંગીકાર કરશે કે નહીં તો એમાં ગીતાજીમાં કહ્યું છે કે પત્તમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયત થતી તદહમ યુ પહ્યતમ અશ્યાનાથી પ્રયત સાતમન એટલે પાન ફૂલ ફળ જળ જે કંઈ પણ ભક્તિભાવથી મને અર્પિત કરવામાં આવે છે તેનો હું અવશ્ય ઉપયોગ કરું છું અને જે પદ્મનામદાસ હતા એ તો ખૂબ ગરીબ હતા એને તો એમને તો ખાલી ઠાકોરજીને છોલા જ દર્યા હતા પણ એમને બધી ભાવના કરી દીધી કે આ ઠાકોરજી આ સખરી છે આ થળ છે તો ઠાકોરજી એ જ ભાવનાથી આરોગ્યા હતા એટલે ઠાકોરજી તો ભાવના જ ભૂખ્યા છે પુષ્ટિ ભક્તિ માર્ગે તો આત્મનિવેદન કરીને મહાપ્રભુજીની કહાનીથી પ્રભુને સમર્પણ કરતા હોય છે તો પછી સમર્પણ પ્રભુ કેમ ન અંગીકારે એવું આપણે સમજી લેવું જોઈએ પરંતુ એ યાદ રહે છે કે પુષ્ટિ ભક્તિ માર્ગી પરંતુ શ્રી મહાપ્રભુજીને બતાવેલા સ્વસ્થ વગર આપણને કોઈ આપણને આ સિદ્ધાંત સમજવો જોઈએ કે અગર કોઈ બીજા વસ્તુ આપણે માંગીને ને આપણે ઠાકોરજીને ધરાવીએ તો ઠાકોરજી કદાપી એ વસ્તુનો અંગીકાર કરતા જ નથી ઠાકોરજીને તો આપણી વસ્તુનો જ આપણા માટે જ ઠાકોરજી આપણા ઘરે પધાર્યા છે અને જે જે દાખલો આપ્યો હતો કે અગર આપણે કોઈ મહેમાન આપણા ઘરે આવ્યા હોય તો એની જે જવાબદારી આપણી થઈ જાય છે અગર એ આપણા ઘરે આવ્યા હોય અગર એને જવું છે તો એ હોટલમાં કે બીજાના ઘરે બી રોકાઈ શકત ને અને આપણા ઘરે આવ્યા છે તો આપણી જવાબદારી થઈ ગઈ હવે અને અગર આપણે એ સિદ્ધાંત અગર આપણે બીજાની વસ્તુ લઈએ અને ઠાકોરજી ઠાકોરજી ઠાકોરજીને આપણે ધરાઈએ તો એ તો સિદ્ધાંત મર્યાદાનો ભંગ કર્યો કહેવાય અને એના એનાથી ઠાકોરજી ખૂબ જ અપ્રસન્ન થાય છે હવે આ વાત કિશોરીબાઈના પ્રસંગ પ્રસંગથી આપણે સમજી શકીએ છીએ કે કિશોરીબાઈ ગરીબ હતા એ કોઈએ છે ને એમના વૈષ્ણવે ભોગ ધર્મ સુંદર મોંઘી સામગ્રી પધરાવી ગયા પણ પ્રભુ પ્રભુએ કોઈ એને અંગીકાર બિલકુલ ન કર્યો અને કીધું કિશોર એમને એવું કીધું કે હું તો હજી બી ભૂખ્યો છું તો કિશોરીબાઈએ કીધું કે હજી તમે કેમ ભૂખ્યા છો તમે તો આટલી સરસ સુંદર આજે વાનગી આરોગી ઠાકોરજીએ કીધું કે મને તો તારી જ આરોગવી હતી એટલે આપણે એવું સમજવું જોઈએ કે ઠાકોરજી બીજા પારકી વસ્તુનો કદી સ્વીકાર નથી કરતા અને અગર સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં સ્પષ્ટ આજ્ઞા કરે છે કે બીજા કોઈની ભેટ સામગ્રીને પોતાના શ્રી ઠાકોરજીના કાર્યમાં વાપરવી એ સેવા જ નથી એ તો ખાલી ધંધો જ છે જે આજકાલ હવેલીમાં થતો રહે છે અને અને શ્રી મહાપ્રભુજી કનુ અને વિત્તજાથી સેવા કરવાની આજ્ઞા આપે છે હવે આ બધી વસ્તુનો સાર એ નીકળે છે કે સમર્પણ તો કેવળ પોતાની વસ્તુની માલિકીનો જ થવો જોઈએ અને અહીં આપણે ભૂલવું ના જોઈએ કે અસમર્પિત વસ્તુનો આપણે ત્યાગ કરવો જોઈએ ચલો કરો આગળ હેલો દાદા મિતેશ હા મિતેશ જેમ નદીનું પાણી ગંગાજીમાં મળી જાય છે અને શુદ્ધ થઈ જાય છે તેવી જ રીતે પ્રભુને સમર્પિત થતો થતી વસ્તુઓમાંથી દોષ નીકળી જાય છે અને એમાં કોઈ પણ જાતનું દોષ પ્રવેશી પ્રવેશ નથી થઈ શકાતું પણ એવી કોઈ વસ્તુ હોય કે જે પ્રભુને સમર્પિત ન થતી હોય અથવા કે પ્રભુ એક્સેપ્ટ ન કરી હોય એ વસ્તુમાં દોષ દોષ વળી બની જાય છે અસમર્પિત વસ્તુના ઉપયોગથી પુષ્ટિ માર્ગી પ્રભુથી દૂર થઈ જાય છે ખરેખર તો વસ્તુ કે વ્યક્તિનો પ્રભુ સાથે સંબંધ ન હોય તો તે પોતે જ એક મોટો દોષ છે સિદ્ધાંત રહસ્યમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અસમર્પિત વસ્તુના ઉપયોગથી દોષ લાગે છે અને ઠાકોરજીથી વિમુખ થઈ જવાય છે એટલે અસમર્પિત વસ્તુનો ત્યાગ કરવો જોઈએ અસમર્પિત વસ્તુનો ત્યાગ ત્યારે જ પોસિબલ છે જ્યારે આપણે ઠાકોરજીને ઘરે પધરાવી તન મન ધન થી સેવા કરીએ અને ઠાકોરજીના પૂર્ણ સ્વરૂપને સમજી अच्छा है चलो हाँ मतलब बस ये ही समर्पित वस्तु का त्याग करना चाहिए क्यों करना चाहिए उसके रीजन यहाँ दिए જી રાજા सुंदर करो आगे દંડવત પ્રણામ રાજા હું દર્શના हाँ दर्शन अभी करो કૃષ્ણ સેવા ટોપિક છે આમાં આપણે ફર્સ્ટ બે ટોપિક સમજ્યા ને એને એને મેઇન લઈને આપણે આગળ જવાનું છે સર્વસમર્પણ અને અસમર્પિત ત્યાગ એકવાર બ્રહ્મ સંબંધ દીક્ષા લઈ અને પ્રભુ કર્તવ્ય થાય છે સર્વ સમર્પણ આપણી દરેક વસ્તુનું સમર્પણ ભગવાનને કરી અને પછી જ એનો ઉપયોગમાં આપણે લઈ શકીએ અસમર્પિત ત્યાગ પ્રભુને કોઈ પણ જે પણ વસ્તુ સમર્પિત કરેલી ના હોય એ આપણે એમનો ત્યાગ કરવો જોઈએ અને એની સાથે સાથે આપણે આગળ પ્રભુની સેવામાં પ્રવૃત્ત થવું જોઈએ તો પ્રભુની સેવામાં પ્રવૃત્ત થવા માટે ફર્સ્ટ ઓફ ઓલ આપણે ચિત્તનું લાગે કેવી રીતે પ્રભુમાં તો પ્રભુના ચિત્તમાં લાગવું તો સિદ્ધાંત મુક્તાવલીમાં જેમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ચેતસ તત્પ્રવણમ સેવા તત્સિદ્ધયે તનુ વિદ્યજા એટલે ચિત્તનું પ્રભુમાં એ રીતે લાગી શકે કે આપણે તનુ અને વિત્તજા એટલે ઘર પરિવાર ધન દરેકને સાથે જોડી અને આપણે પ્રભુની સેવા કરીએ સ્વયં પોતાના ઘરમાં રહીને તો આપોઆપ આપણે પ્રભુમાં મન લગાડી શકશું અને ચિત્તનો સ્વભાવ એવો છે કે આપણે જે જે કોઈ જે વસ્તુ કે કોઈ વ્યક્તિના આપણે સંપર્કમાં આવીએ તો એ તરફ આપણે આકર્ષાઈએ તો આપણે વ્યક્તિ સૌથી નજીક આપણે જો પ્રભુની ઘર સંપત્તિ પરિવારના સભ્યો દરેક આપણે પ્રભુના સંપર્કમાં રહો સેવામાં આપણે મન તન બધું ધન લગાડીને આપણે જો સેવામાં જોડી દઈએ તો મન આપણું બીજું ક્યાંય ભટકાયા વિના પ્રભુમાં લાગી શકશે હવે પછી આગળ કે આપણે કોઈની પાસેથી હવે પ્રભુ સેવા આપણે ઘરમાં બિરાજતા ઠાકોરજીની કરી રહ્યા છે તો એ આપણા સ્વામી છે અને આપણે એમના સેવક છીએ એવો ભાવ રાખી અને આપણે સેવા કરવી જોઈએ એક મન નહીં લાગે પ્રભુમાં અને અહીંયા એવો મેઇન વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી કે પૈસા આપીને બીજા પાસેથી સેવા કોઈ દિવસ કરાવવી નહીં અને બીજા પાસેથી મળેલી ભેટ સામગ્રી લઈને પણ કોઈ દિવસ સેવા કરવી નહીં તો એનાથી આ જે વસ્તુ અગર જો કોઈ કરી રહ્યું છે તો શાસ્ત્રોમાં એને દેવલક કયો છે અને એ વ્યક્તિ ખૂબ જ અપવિત્ર ગણાય કદાચ આપણે અટકી જઈએ તો આપણે પહેરેલે કપડે નાહવું પડે છે એટલે સૌથી નીચ કોટીનો શાસ્ત્રમાં એમને બતાવ્યું છે પછી આગળ જતા આપણે એક્સ્ટ્રા એમાં તમે સમજાવેલું કે દેવમૂર્તિની પ્રતિષ્ઠા તો એમાં બે ટાઈપની પ્રતિષ્ઠા હોય છે સ્વાર્થ પ્રતિષ્ઠા અને પરાગ પ્રતિષ્ઠા તો સ્વાર્થ પ્રતિષ્ઠા એટલે એ કે ફક્ત આપણે જે આપણા સ્વસમર્પણના સિદ્ધાંત મુજબ ગૃહ સ્થિત્વા સ્વધર્મત ના બેઝ ઉપર જે આપણે તનુ વિદ્યા કરી અને પોતાના ઘર માં રહેલા ઠાકોરજી ની આપણે સેવા કરીએ તો એ સ્વાર્થ પ્રતિષ્ઠા કે જે આપણા પરિવાર પૂરતી જ થાય એમ અને પરાર્થ પ્રતિષ્ઠા એટલે કે કોઈ જાહેર જગ્યાએ ભગવાન બિરાજે જેવી રીતે ગામ પર્ટિક્યુલર કોઈ ગામ માટે હવેલી મંદિરોમાં જે કરાતી મહાપ્રભુજીના સિદ્ધાંત સાથે ચાલતી એટલે આપણે જે રીતે જોયું બેટ દ્વારકામાં જે થઈ રહી છે ત્રિવેન્દ્રમમાં તમે બતાવેલું કે જનાર્દન સ્વામી શ્રીરંગ તિરુપતિ બાલાજી એ પણ પાછું શ્રીનાથજીમાં નાથ નાથદ્વારામાં સ્વાર્થ પ્રતિષ્ઠા કે પરાર્થ પ્રતિષ્ઠા ક્લિયર નથી પ્રેઝન્ટ સિસ્ટમ એવી છે એટલે મહાપ્રભુજીના સેવકોએ ટાળવું ત્યાં જવા માટે નહીં નહીં જવું નહીં જવું કમ્પલસરી નહીં જવું નહીં જવું ઓકે તો ત્યાં ના જવું જોઈએ પછી અહીંયા આપણે સેવા પોતાની શક્તિ અને યોગ્ય પ્રમાણ યોગ્યતા પ્રમાણે કરવી જોઈએ વધારે થાય છે કે ઓછી થાય છે એવા પ્રયોજન પુષ્ટિમાર્ગમાં નથી પરંતુ પ્રભુ પ્રત્યેનો પ્રેમ અને ભાવ હોવો જરૂરી છે કારણ કે આપણે અહીંયા વાર્તાજીમાં જોઈએ છીએ કે જેવી રીતે પદ્મનાથના દાસજીએ ફક્ત છોલે ધરાવીને ભગવાનને છપ્પન ભોગની ભાવ એ કરી શકે છે એ ઠાકોર એમાં બંનેમાં પ્રસન્ન છે એવું નથી ઈચ્છતા કે તમે વૈભવથી જ મારી સેવા કરો તમારી યથા યોગ્ય શક્તિ ભાવ પ્રેમ એ બધું જોઈને આપણે ઘરમાં જ રહીને આપણે મહાપ્રભુજીના સિદ્ધાંતને અનુસરીને આપણે ઠાકોરજીની સેવા કરવી જોઈએ અને સર્વદા સર્વ ભાવે ન ભજનીઓ વ્રજાધીપ એટલે વ્રજના રાજા શ્રી કૃષ્ણની સેવા સર્વ ભાવથી આપણે કરવી મન મનનો સ્વભાવ આપણો કેવો છે ચંચળ છે પ્રભુનું સ્મરણ જો થોડી વાર પણ આપણે છૂટી જાય તો પ્રભુથી વિમુખ થઈ જવાય છે એટલે પ્રભુથી ના થવાય એટલે એના માટે સેવા સ્મરણ સમજો આપણે સવારનો સેવાનો ક્રમ હોય એના સિવાયનો રેસ્ટ આપણને જે ફરી લગાડું છું જે શિક્ષાપત્રમાં સમજાવતા કહે છે કે અગર મહાપ્રભુજીના માર્ગના સિદ્ધાંતનો થોડો પણ અભ્યાસ કર્યો હોય તો કોઈ પણ અગર મહાપ્રભુજીના સિદ્ધાંતથી વિરુદ્ધ છે અને આપણે આપણને પ્રભુથી બહિર્મુખ કરી રહ્યો છે તો એને દુષ્ટ સંઘ કહેવાય છે એવો સંઘ અને જો એવી આજ્ઞા પોતે ગુરુ પણ કરે તો એવા ગુરુનું સંઘ પર છોડી દેવો જોઈએ આપણને ક્યારે બી સિદ્ધાંતનો થોડો બી અભ્યાસ કરીને આગળ સેવા કરવી જોઈએ ત્યાં થોડો પણ અભ્યાસ હોવો જરૂરી છે સિદ્ધાંત સિદ્ધાંત માર્ગના સિદ્ધાંત સરસ મસ્ત ગયું ઉર્વી ધન્યવાદ રાજા ચાલો કરો આગળ ધન્યવાદ રાજા હા બ્રિજેશભાઈ કરો મારો ટોપિક છે દાન અને દેવ દ્રવ્ય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ જેમના દ્વારા બ્રહ્મ સંબંધ દીક્ષા લીધેલી છે તેમને પ્રભુ આપણા સ્વામી અને પોતાને પ્રભુના સેવક છીએ તેવા ભાવથી પોતાના દરેક કાર્ય પ્રભુને સમર્પિત કરીને પ્રસાદ રૂપે ગ્રહણ કરવાના હોય છે પ્રભુને સમર્પિત વસ્તુ ન હોય તેનો ઉપયોગ ન કરવો જોઈએ કે આપણે હમણાં સમર્પણ સમર્પિત અને અસમર્પિત ત્યાગમાં જોયું પણ જ્યારે કોઈ વાર વસ્તુ ધરાવતી વખતે મનમાં એવો ભાવ આવે કે એ વસ્તુ સદાય માટે લેનારની થઈ જાય ત્યારે તેમાં તે વ્યક્તિનો હક રહેતો નથી તે વસ્તુ તેમાં સમર્પણનો ભાવ ન રહેતો દાન કયું કહેવાય એટલે સમર્પિત કરતી વખતે અગર આપણે એવો ભાવ થાય કે હવે એ વસ્તુ સદાય માટે એમની થઈ જાય ત્યારે એ વસ્તુ સમર્પણ નથી થતી એ વસ્તુ દાન દાન તરીકે ગણવામાં આવે છે જેથી તેના ઉપરનો માલિકીનો હક છે એ ટ્રાન્સફર થાય છે એટલે માલિકીનો હક બદલાઈ જાય છે દાન કે ભેટના મનો મનોભાવથી આપેલ વસ્તુ ને દેવ દ્રવ્ય કહેવાય છે એટલે આવા ભાવથી જે વસ્તુ અર્પણ કરવામાં આવે ને એને દેવ દ્રવ્ય તરીકે ગણવામાં આવે છે જેના ઉપરનો હક માત્ર અને માત્ર પ્રભુનો જ હોય છે એના દેવ દ્રવ્યને સામગ્રીનો પ્રસાદ કોઈ પણ લઈ નથી શકતો અને ભૂલથી પણ જો દેવ દ્રવ્યનો પ્રસાદ લેવાઈ જાય તો એ ભયંકર પાપી દેવલક તરીકે ગણવામાં આવ્યો છે ભયંકર પાપ લાગે છે તેથી મંદિરો દેવાલયો હવેલીઓમાં જે ભેટ સામગ્રી કે મનોરથો કરવામાં આવે છે તેના પર દેવ દ્રવ્ય જ ગણવામાં આવે છે તેનાથી તેના ઉપર માલિકી હક છે તે ખાલી પ્રભુનો હોય છે એટલે આ આ જે હવેલીઓમાં જે ભેટ સોગાદો કરવામાં આવે એ એ દાન છે એ ભગવાનને જે બી અર્પણ કરે છે એ દાન તરીકે હોય છે એટલે એનો ઉપયોગ કોઈ બી મંદિરમાં પૂજારી ટ્રસ્ટી કે ત્યાંના કોઈ બી વ્યક્તિ ઉપયોગ કરી શકતો નથી મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે કે જે મારો અનુયાયી હશે તે દેવ દ્રવ્ય ક્યારે પણ નહીં ખાય અને ખાશે તે મારો નહીં રહે અને પાપી ગણાશે ઘણો પાપી થશે એવું કહે છે પછી કે આપણો માર્ગ જે પુષ્ટિ માર્ગ છે એ સમર્પિતનો માર્ગ છે એટલે આ માર્ગમાં સમર્પણનો જ ભાવ રાખવામાં આવે છે ને સમર્પિત ભાવથી આપણી માલિકીના હકનો અભિમાન નષ્ટ થાય છે આ મુખ્ય છે કે સમર્પિત જ્યારે કોઈ વસ્તુ આપણે સમર્પિત કરીએ છીએ એ સમર્પિત ભાવથી એ માલિકીનો હક બદલાતો નથી અને કોઈ સમર્પણ કરવાથી એ વસ્તુનો આપણામાં અભિમાન પણ નથી આવતું અને સમર્પિત વસ્તુના ઉપયોગનો દોષ પણ નથી લાગતો એટલે એ વસ્તુ પર આપણે એનો ઉપયોગ કરવાથી એનો દોષ બી નથી લાગતો અને અભિમાન પણ નષ્ટ થાય છે સમર્પણ પણ માત્ર અને માત્ર આપણી માલિકીની જ વસ્તુનું થવું આમાં એ ધ્યાન રાખવાનું કે સમર્પિત આપણે જે બી પ્રભુને સમર્પિત કરીએ છીએ એ વસ્તુ ઉપર આપણી માલિકી હક હોવો જરૂરી છે એટલે એ વસ્તુ આપણે ઠાકોરજીને ધરાવી શકીએ સમર્પિત પણ કરી શકીએ જે વસ્તુ ઉપર આપણો પોતાનો હક છે બીજી કોઈની પણ વસ્તુ કે બીજા કોઈ દ્વારા મળેલી વસ્તુ કે બીજા કોઈ આપણા ઠાકોરજીને પધરાવી ગયો તો એ વસ્તુ બી ઠાકોરજીના ઉપયોગમાં આવે તો તે દેવદ્રવ્ય બની જાય છે એટલે એ વસ્તુ નો ઉપયોગ બી નથી થઈ શકતો આમાં મેન વસ્તુ એ છે કે પ્રભુને દાનમાં આપેલી વસ્તુ દેવદ્રવ્ય બની જાય છે એટલે તેનો ઉપયોગ કરવો નહીં અને બીજું ઇમ્પોર્ટન્ટ પાર્ટ એ છે કે આપણા માર્ગમાં સમર્પિત વસ્તુ સમર્પણનો જ ભાવ રાખવાનો છે આપણા આમાં દાન દાનનું પ્રથા ઓછી છે હા એટલે આપણે ત્યાં દાન કરવું થતું જ નથી એમ આપણે ત્યાં ને ભેટ કરવાનો નિયમ ત્રણ દિવસે છે એક તો કદાચ ખબર નહીં મેં કીધું હતું કે નહીં પણ એક તો જન્માષ્ટમીના બીજા દિવસે નંદ મહોત્સવના કે જ્યારે ને એઝ અ ગિફ્ટ નખાણા તરીકે ભેટ ધરવામાં આવે બીજું દિવાળીના દિવસે જ્યારે ઠાકોરજી પાસા ખેલે મતલબ એક ત્યારે ચોપડ રમવા રમે નિયમથી તો ત્યારે ઠાકોરજી તરફથી આપણે પૈસા મતલબ ત્યાં ભેટ ધરવાની હોય અને ત્રીજું પવિત્ર એકાદશી ના દિવસે ઠાકોરજીને પોતાના ગુરુ માનીને ઠાકોરજીને ભેટ ધરવામાં આવે એમાં પણ પરંપરાથી નિયમ એટલું કે સવાર રૂપિયો અને એક નારિયેલ એટલું જ નિયમથી ભેટ ધરવાનું અને એ તરત જ ગાયને ખવડાવી દેવાનું કેમ કે પ્રભુની ભેટ છે દેવ દ્રવ્ય છે એટલે એનો ઉપયોગ આપણાથી થાય નહીં આ જાતનો નિયમ આપણે ત્યાં છે એના સિવાય પુષ્ટિ માર્ગમાં આપણે ત્યાં ઠાકોરજીને કોઈ દિવસ ભેટ ન કરાય જે થાય એ સમર્પણ જ થાય ઠાકોરજીનું અને આપણું એ બંનેનું એમાં ક્યારે પણ એ જાતની નિયમ નહીં એવું કરવાની પરંપરા જ નથી આપણે ત્યાં કે ઠાકોરજીને આપણે ભેટ ધરીએ મહાપ્રભુ જેના માટે એવી આજ્ઞા કરે છે કે ભાઈ એ તો જ્યારે ઠાકોરજીને આપણે ઘરમાં પધરાવીએ તો Thakorji as a family member આપણે ત્યાં પધારે છે તો પછી આ જાતનું ડિવિઝન કરવાની શું જરૂર છે કે આ તમારું છે અને આ મારું છે જે છે આપણા બધાનું છે જે છે પ્રભુ ઉપયોગ કરી લે પ્રસાદ તરીકે આપણું છે આપણે સેવક છીએ તો ગર્વથી આપણે એનો ઉપયોગ કરીએ કે મારા ઠાકોરજીએ ધર્યું છે કે મારા ઠાકોરજી આનો ઉપયોગ કર્યો છે તો જૂના ટાઈમમાં લોકો કરાવતા કે ઠાકોરજીની પીછવાઈ હોય ઠાકોરજીના વસ્ત્ર હોય આજે તો એ ફેશન ન રહી પણ ઠાકોરજીના જે પીછવાયો એમાંથી ઘરના બચ્ચાઓના કપડાં બને કે પ્રભુ જે જાતના વસ્ત્ર વગેરે ધરતા હોય તો એ કપડામાંથી આપણા કપડાઓ બની જાય કે ઠાકોરજીને ઠંડીના દિવસોમાં ગદલ આવે છે મતલબ સ્વેટર જેવી મોટી બંડી હોય ગરમ બંડી તો એમાંથી જ ઘરના બધા બચ્ચાઓ ઠાકોરજીને નવી આવે અને એ પ્રસાદી તરીકે ઘરના બચ્ચાઓ સેવામાં એ ગરમ બંડી પહેરતા ઠાકોરજીને પીછવાઈ ઠાકોરજીના સાજ એ બધામાંથી ઘરના બચ્ચાઓના કપડા બનતા તો આ જાતની પરંપરા આપણે ત્યાં રાખી છે કે પ્રભુનો પ્રસાદી છે આપણે સમર્પણ કર્યું છે ઠાકોરજી એનો ઉપયોગ કરી લે પછી આપણે એનો ઉપયોગ કરી શકીએ એ વાતને અહીંયા સમજવી જોઈએ કે આપણે ત્યાં નિયમથી દાન થતું જ નથી ભેટ કરાય જ નહીં પ્રભુને કેવલ ત્રણ જ દિવસ નિયમથી ભેટ કરવાની હોય એ પણ સવા રૂપિયાથી વધારે નહીં આ જાતનો નિયમ આપણે ત્યાં છે એટલે એ ભાવ નથી કે ઠાકોરજી પણ એઝ અ ફેમિલી મેમ્બર આપણને ગણી રહ્યા છે તો આપણે એ જાતનું ડિવિઝન કેમ કરીએ કે આ તમારું છે અને અમારું છે આ જાતનું વ્યવહાર ઠાકોરજીને પણ પસંદ નથી આવતો તો એના હિસાબે આપણે ત્યાં સમર્પણનું જ નિયમ છે દાન આપણે ત્યાં કરી જ ન શકાય ને જે હવેલી મંદિરોની અંદર ચક્કર છે એ છે કે વૈષ્ણવ જે છે ઠાકોરજીના નામે ભેટ આપે કે આ ઠાકોરજીના છપ્પન ભોગ માટે પૈસા છે પણ પુષ્ટિ માર્ગમાં પ્રભુને ભેટ કરી જ ન શકાય ઠાકોરજીને દાન કરી જ ન શકાય તો સિસ્ટમ શરૂઆતથી જ રોંગ છે અને એમાં પણ જ્યારે મારા ઠાકોરજી હોય તો જે કરવું જોઈએ મારે કરવું જોઈએ બીજું કોઈ કેમ મારા ઠાકોરજી માટે કરે જ્યારે મેં લાસ્ટ ટાઈમ પણ એક્ઝામ્પલ આપ્યું હતું કે આપણું બાળક હોય આપણા બચ્ચાઓ હોય તો માતા પિતા એનું બધું કરતા હોય ગામના લોકો પાસે થોડી માગે કે મારા છોકરા માટે કપડાં આપો કે મારા છોકરાને આ જોઈએ છે મારા છોકરાને ખાવાનું આપો કે મારા છોકરાને આજે મીઠાઈ ખાવી છે તો આડોશ પડોશીને થોડી આપણે કહીએ આપણી શક્તિ હોય તો આપણે પોતે લાવીને પોતાના બચ્ચાને ખવડાવીએ તો પ્રભુ સાથે પણ એ જ વાત છે કે આપણા ઘરમાં બિરાજી રહ્યા છે તો આપણું કર્તવ્ય છે આપણી રિસ્પોન્સિબિલિટી છે જેમ આપણે પોતાના બચ્ચાઓનું કરીએ એવી રીતે ઠાકોરજીનું કરવાનું આપણે ત્યાં નિયમથી ઠાકોરજીને ભેટ કરી જ ન શકાય જે થાય એ समर्पण જ થાય जैसे हाँ जैसे जैसे जो आपने तीन टाइम का बताया कि भेंट होती है तो उसमें सवा रुपये ही रहता है हाँ अच्छा उससे ज्यादा कम नहीं सवा ही रुपये रहता है हाँ ज्यादा नहीं अच्छा अच्छा જી હા જે જે કેમ આપણે ખાલી સવા મતલબ એ સ્પેસિફિક કેમ પણ છે કેમ કે નિયમ છે કે આજે કરવાનો પણ આપણને અને ઠાકોરજી બે આ જાતનો વ્યવહાર ગમતો નથી જે રીતે મેં કીધું કે આપણો કોઈ નજીકનો હોય જેમ કે ઘરના ભાઈ બહેન હોય બે હવે બંનેમાં પ્રેમ હોય તો મારી વસ્તુ એ વાપરે એની વસ્તુ હું વાપરું આપણે જતું ડિવિઝન નહીં કરીએ કે આ તારું છે ને આ મારું છે ને ક્યારે એકબીજાને વસ્તુ વાપરી લઈએ તો આપણને ગુસ્સો થોડી આવે આપણને સારું લાગે ચલો એ વાપરે એને જોઈએ તો એ વાપરે મને જોઈએ તો હું વાપરું તો એ જાતનું એ ફ્રેન્ડલી રિલેશન આપણું ઠાકોરજીની સાથે એઝ અ ફેમિલી મેમ્બર તરીકેનું છે તો આપણે ભેટ કરીએ કે ભાઈ આ તો તમારું છે હવે આનો ઉપયોગ મારાથી થાય જ નહીં તો આ જાતની ડિવિઝનલ ડિવિઝન જ્યારે થઈ જાય તો આ જાતનો વ્યવહાર ઠાકોરજીને પણ પસંદ નથી આવતો પણ નિયમ છે કે ઠાકોરજી દેવ છે તે દેવ મર્યાદાથી આજના દિવસે કરવું જોઈએ તો આપણે રીત પ્રમાણે થોડું કરી દઈએ એમ બાકી તો ઉત્સવ છે તો ઠાકોરજીના નવા વસ્ત્ર સિદ્ધ કરાવો નવી માલાઓ સિદ્ધ કરાવો કે નવો સાજ કરો ઠાકોરજી માટે કોઈ વસ્તુ લઈને આવો નવા વાસણ કરાવો ચાંદીના વાસણ કરાવો તમારી શક્તિ છે તો એ કરો એ જાતનું કરવામાં તો કોઈ પ્રોબ્લેમ નથી હાસી ખુશીથી આપણે ઉત્સવ હોય તો કરવું જોઈએ પણ આ જાતનું ભેટ કે દાન જેવા ડિવિઝનલ બધું સિસ્ટમ ઊભી કરવાની આવશ્યકતા પુષ્ટિ માર્ગમાં નથી કેમ કે પ્રભુ એટલા ફ્રેન્ડલી રિલેશનથી જયારે આપણા ઘરમાં કરતા હોય તો આપણે આ જાતનું ડિવિઝન કરીને દૂરી પેદા કરવાની શું જરૂર છે એમ કરો આગળ બ્રિજેશભાઈ તમારું થઈ ગયું મહારાજ થઈ ગયું દાનદેવ તરફ હા કરો આગળનો ટોપિક સરસ કર્યો દેવલક નું કરો હા દેવલક એ મારે જ કરવાનું છે હા હા એ એકબીજા જોડાયેલા છે ને ટોપિક એટલે એને અલગ નતા કરે હા દેવલક એટલે આપણે દાન અને દેવ દ્રવ્ય જે જોયું હવે એ એ જે ગ્રહણ કરનાર કે જે વસ્તુનો ઉપયોગ કરે છે એને દેવલક કે દેવલક એટલે આપણે આમાં એક અપશબ્દ જેવું છે કે એ વ્યક્તિ આમ નિમ્ન કક્ષાની થઈ જાય છે અને આ એક શાસ્ત્રોમાં તો દેવલક એટલે એક ગાઢ સમાન છે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે લોભ સોરી ઇન્ટરપ્ટ કરવા માટે પણ શાસ્ત્ર ત્યાં સુધી કે છે કે જો કોઈ બ્રાહ્મણ ને તમે દેવલક કહી દો તો એ વ્યક્તિએ પોતે આપઘાત કરી લેવું જોઈએ એટલી આ ગંદી વાત છે કે તમને કોઈ દેવલક કેવી રીતે કહી જાય એમ એટલું નીચ શાસ્ત્રની દ્રષ્ટિ છે દેવલક વ્યક્તિ પ્રત્યે હમ કરો મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે લોભ ઈર્ષા અભિમાન પાપનો નાશ કરવા કે કર્તવ્ય સમજીને જે ભક્તિ કરે છે એ ભક્તિ નથી એ ભક્તિનું નાટક માત્ર છે આવી ભક્તિ કરવાથી ભક્તિના સ્થાને દોષ મળે છે એટલે લોભ તમારે કોઈ વસ્તુનો આર્થિક કોઈકની સાથે ઈર્ષાથી કે આપણે થી કે ભાઈ હું આ વસ્તુ કરું છું પાપ થી ભક્તિ ભક્તિના નામે જે આ વસ્તુ હોય કે મારા પાપ દૂર થાય કે આ મારું કર્તવ્ય સમજીને જે ભક્તિ કરે છે એ ભક્તિ મહાપ્રભુજી આને ભક્તિ જ નથી કેતા એને ભક્તિનું નાટક કહે છે આવી ભક્તિ કરવાથી દોષ પ્રાપ્ત થાય છે પોતાના માથે બિરાજેલા ઠાકોરજીની સેવા પૂજા દ્વારા જે વ્યક્તિ પોતાનો ગુજરાન ચલાવે છે માન મળે પૈસા મળે તેને શાસ્ત્રોમાં દેવલક કહેવામાં આવેલ છે એટલે પોતાનું ગુજરાન ચલાવવા માટે માન સન્માન માટે પૈસા માટે જે વ્યક્તિ પોતાના ઘરે બિરાજતા ઠાકોરજીની સેવા પૂજા કરે છે આ ઉદ્દેશથી તો તેવા વ્યક્તિને દેવલક કહેવામાં આવે છે આવા દેવલક પૂજારી કે સેવા કરનાર ને શાસ્ત્રોમાં અધમ પાપી પાખંડી અપવિત્ર દેવલક કહ્યો છે આવા દેવલકને અટકી જવાય તો પણ પહેરેલે કપડે નાહવું જોઈએ તેથી આવા દેવલકને આપણે યજ્ઞ શ્રાદ્ધ આપણે ઘરમાં જે કંઈ બી તમે કર્મ કરાવતા હોય એવું યજ્ઞ શ્રાદ્ધ એવામાં પણ એ લોકોને બોલાવવાના જોઈએ આથી ઠાકોરજી માટે જે બીજા પાસેથી ભેટ દાન સામગ્રી માંગે છે એને શાસ્ત્રોમાં અપવિત્ર દેવલક કહ્યો છે એટલે પોતાના ઘરે બિરાતા ઠાકોરજી માટે બી જો બીજા પાસેથી ભેટ સામગ્રી મનોરથો એ પ્રમાણે જે માંગતા હોય તો એ બી દેવલકમાં આવી જાય છે આમાં એ જે પ્રભુ જ આમાં મુખ્ય વસ્તુ એવું છે કે પ્રભુ જ આપણા માટે આપણું ખરેખર ધન સમજવું અને નિષ્કામ ભાવે પ્રભુની સેવા કરવી તો જ ભક્તિ પ્રાપ્ત થાય છે એવું સમજી અને કર્તવ્ય કરવાનું છે એટલે આવા દેવલક વ્યક્તિથી દૂર રહેવું આવા આવા સંઘ હોય એમનાથી બી દૂર રહેવું અને આપણે આપણા ઠાકોરજીની સેવા પૂજા જે બી કરતા હોઈએ એ બી દરેક કર્મ આપણા એમને સમર્પિત આપણા માટે જે ધન છે આપણો અર્થ ધર્મ બધું આપણા માટે ઠાકોરજી સમજી લેવું સરસ કરો આગળ કોનું છે શ્રવણ કીર્તન સત્સંગનો ટોપિક રાજા શ્રુતિ નું છે તો કરશે રાજા ના એ નથી તમને છે ને રેકોર્ડિંગ મોકલવાની ટ્રાય કરે છે પણ ત્યાંથી આવી નથી રહ્યું ન્યુઝીલેન્ડ છે એટલે અચ્છા હા નહીં તો તું કરી લે હું કરું હા ભલે તને ફાવે તો કર હા હા શ્રવણ કીર્તન સત્સંગ શ્રવણ એટલે કૃષ્ણ વિશે કંઈ સાંભળવું એના કેરેક્ટર એમના કેરેક્ટર રીતે કેરેક્ટર કેરેક્ટરને સમજવું કેવી કેવી એમણે રીલાવ કરી છે એ બધા એ બધું સાંભળ સાંભળવું એમની મારફત આપણું મહાત્મિક જ્ઞાન વધારે છે અને એનાથી આપણે આપણને કૃષ્ણ પ્રત્યે પણ વધે છે પછી કીર્તન કીર્તન એટલે કે કીર્તન પછી શ્રી કૃષ્ણ વિશે કઈ બોલવું એને આપણે કીર્તન કહેવાય છે ખોટી દુનિયાની પંચાતો કરવા કરતા ખાલી સમયમાં સારા સારા ઠાકોરજીના કીર્તન સાંભળ સારું સારું કીર્તન સાંભળવા એમની વાર્તાઓ સાંભળવી એ બધું કરવું એને કીર્તન કહેવાય છે સત્સંગ સત્સંગ એટલે કે સત મીન્સ સારું અને સંગ એટલે કે સાથ સારા માણસો નો સાથ આપણ હેલો હેલો હા બોલ ઉર્વે હા રાજા વચમાં કપાઈ ગયો અવાજ હા વાંધો સત્સંગ સત્સંગ એટલે કે સત મીન્સ સારું અને સંગ એટલે કે સાથ સારા માણસો નું સાથ અપનાવું કોઈ ભી ભગવતીઓ હોય એમનું સંગ કરવું જે વૈષ્ણવ હોય એમના સાથે સત્સંગ કરવું ઠાકોરજી વિશે ડિસ્કસ કરવું એમના એમના સેવક કૃષ્ણના સેવક હોઈએ કે મહાપ્રભુજીના સેવક હોઈએ એવા લોકોથી સંગ કરવું જેનાથી આપણી કૃષ્ણ પ્રત્યેની રિસ્પેક્ટ વધે શ્રી કૃષ્ણ પ્રત્યેની રિસ્પેક્ટ વધે બસ સરસ તો શ્રવણ કીર્તન અને સત્સંગ એ આપણા માટે કર્તવ્યરૂપ છે અને એમાં આગળ જે મહાપ્રભુજી બસ એટલી આજ્ઞા કરી કે એમાં હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે કેવા લોકોનો સંગ આપણે કરી રહ્યા છીએ અને કેવું મટીરિયલ રીડ કરી રહ્યા છીએ કે સાંભળી રહ્યા છીએ એમાં હંમેશા સાવધાની રાખવી જોઈએ કેમ કે આપણે જે સાંભળીએ જે બોલીએ કે જે કર્યું હોય જે વાંચ્યું હોય આપણા માટે એકદમ પથ્થર કે લકીર જેટલું ટાઈટ બની જતું હોય ને ભૂલથી પણ જો એ બધી વસ્તુ ખોટી આવી ગઈ કે જે યુઝફુલ નથી કે ખોટી ખોટી વાતો આપણે કોઈ પાસેથી જાણી લીધી સમજી લીધી ને આપણા મગજમાં આગળ બેસી જાય તો આપણા માટેનું રિઝલ્ટ સારું ન થાય એટલે ખાસ એ મટીરિયલને ચેક કરવું જોઈએ કે જે આપણે સાંભળી રહ્યા છીએ જે બોલી રહ્યા છીએ અથવા જે વાંચી રહ્યા છીએ એટલે મટીરિયલ જે રીડ કરો છો તમે કે જેને તમે એઝ અ બેઝ યુઝ કરી રહ્યા છો વાંચવા માટે કે ભણવા માટે એ ઓથેન્ટિક છે કે નહીં એ ચેક કર્યા પછી જ એ વસ્તુનું શ્રવણ કીર્તન કે સત્સંગ કરવું જોઈએ વ્યક્તિ માટે પણ કે કેવા વ્યક્તિનો આપણે સંગ કરીએ છીએ વ્યક્તિને પણ સારી રીતે જોઈ તપાસી પછી એનો સંગ કરવો જોઈએ કેમ કે એ વ્યક્તિ જો ખોટો હશે તો આપણા માટે પણ એ રિઝલ્ટ સારું નહીં થાય એટલે બધી વાતોનું ધ્યાન રાખીને અને પછી શ્રવણ કીર્તન સત્સંગ કરવું જોઈએ બાકી તો ઉર્વી મતલબ તો સમજાવી દીધા સારું છે કરો આગળ जी राजा धनवत प्रणाम ब्रह्मवाद चतुश्लोकी भागवत में ब्रह्मवाद समझाते हुए ठाकुर जी ने आज्ञा की है कि पहले ये जगत बना उससे पहले सिर्फ श्री कृष्ण ही थे मतलब मैं ही था उन्होंने ऐसी आज्ञा की है और ठाकुर जी के सिवा और कुछ भी नहीं था मतलब जगत बनने से पहले सिर्फ श्री कृष्ण ही थे और जो भी जड़ चेतन जो भी दिख रहा है वो भी ठाकुर जी श्री कृष्ण ही है और अगर प्रलय भी होता है तो प्रलय के बाद भी सब ठाकुर जी में ही विलीन हो जाएगा और फिर ठाकुर जी ही रहेंगे तो हमें ऐसा समझना चाहिए कि भगवान ने जो ये अपनी क्रीड़ा के लिए जगत बनाया है और खुद उस रूप में बने हैं और ये जो सारी चीजें हैं जड़ जगत वो सब ठाकुर जी ही हैं और ठाकुर जी ने ही बनाया है तो उनसे इनसे बड़ा तो और कोई नहीं है तो हमें यही समझना चाहिए कि ठाकुर जी से बड़ा कोई नहीं है और हमें उनका सेवा करना क्रम तन मन धन से सेवा करनी चाहिए यही ब्रह्मवाद है हम्म, सुंदर करो आगे किसका टॉपिक है આપ પ્રણવ રાજા હા મનીષાબેન અમારો ટોપિક છે પ્રમાણ જ્ઞાનની પ્રાપ્તિ કરવાના સાધનને પ્રમાણ કહેવામાં આવે છે પહેલાના જમાનામાં જોયું કે મહારાણા પ્રતાપ છે શિવાજી વગેરેની વાતો આપણે સાંભળી વાંચી એટલે આપણને ખબર પડી કે આવા રાજાઓ થઈ ગયા એના વિશે ઇતિહાસકારો અને પુસ્તકોમાં ઇતિહાસકારોએ પુસ્તકમાં લખ્યું છે વાંચીને આપણને એ વિશે જાણ થઈ હતા પુસ્તકોને આપણે પ્રમાણ કહેવાય એવી જ રીતે ભગવાન જયારે સૃષ્ટિ બનાવી ત્યારે આપણે એક્ઝિસ્ટ નતા પણ એમના વિશે જેમણે એમના સાક્ષાત્કાર કર્યા જેમણે એમને અનુભવ્યા છે એવા આચાર્ય દ્વારા લખાયેલા પુસ્તકો કે ગ્રંથોને વાંચીને આપણે પ્રભુને ઓળખી શકીએ છીએ તો આવા ગ્રંથો અને પુસ્તકો એ પ્રમાણ થયા ભગવાને જે અર્જુન સાથે કુરુક્ષેત્રમાં એમની સાથે સંવાદો કર્યા હતા એ ગીતાજી વેદવ્યાસ રચિત ગ્રંથો ગ્રંથ બ્રહ્મસૂત્ર મહાકબ લખેલા સોળ ગ્રંથો વગેરેમાં આપણને ઈશ્વર કોણ છે એના વિશે જાણવા મળે છે વેદ ગીતાજી ભાગવત અને વેદવ્યાસ સચિત બ્રહ્મસૂત્રો ના આધારે મહાપ્રભુજી પોતાના મતો સોળ ગ્રંથમાં રાખ્યો છે મહાપ્રભુજી સાક્ષાત નિબંધમાં લખે છે કે વેદ ગીતા બ્રહ્મસૂત્ર અને ભાગવત આ ચાર એકબીજાના પૂરક થઈને જ્ઞાનનું પ્રમાણ છે કોઈની વાત આપણે આંખો મીચીને માની લેતા પૂર્વે જો આ ગ્રંથોનું અધ્યયન કર્યું હોય તો કોઈ આપણને ક્યારે ગેરમાર્ગે ન દોરી શકે કોઈની કહેલી વાત સાચી છે કે ખોટી જોવા આપણે પ્રાથમિક કક્ષામાં વેદ પ્રમાણ છે પછી ગીતાજી પછી ભાગવત અને પછી બ્રહ્મસૂત્ર આ પ્રમાણ આ રીતની પ્રમાણ વ્યવસ્થા છે જો આ ચારેયમાં કોઈ વાત મેચ ન થતી હોય તો એ વાત ખોટી માનવી હમ બસ આટલું જ હા સરસ કરો આગળ કોનું છે હવે રજા સમી નું છે હવે હું જ કરી લઉં આજે હા વાંધો નહીં કરી લો હા સામાન્ય ધર્મ જેમ દેહ અને આત્મા જુદા જુદા છે તેમ તેમના ધર્મો પણ જુદા જુદા છે શરીરમાં જ્યાં સુધી આત્મા છે ત્યાં સુધી દેહ હાલી ચાલી શકે છે કે કોઈ કામ કરી શકે છે દેહને લાગતું જે કાર્ય કરીએ જેમ કે ખાવું પીવું સમાજમાં સારું વર્તન વ્યવહાર રાખવું આ પ્રમાણે દેહ સંબંધી ડ્યુટી જે કરીએ તેને દેહ ધર્મ કહેવાય એ જ પ્રમાણે આત્માના ઉદ્ધાર માટે જે કાર્ય કરીએ જેમ કે પ્રભુનું શ્રવણ કીર્તન સ્મરણ વગેરે કરીને તેને વગેરે કરીએ તો તેનાથી સારી ગતિ મળે આત્માની સારી ગતિ થાય કે ભગવત પ્રાપ્તિ થાય એવા પ્રયત્ન કરીએ એવા એ આપણો આત્મધર્મ છે આત્માના ઉદ્ધાર માટે દેહનું ઇમ્પોર્ટન્સ છે એમ સમજીને એને ટકાવી રાખવા પ્રયત્ન કરવા પણ ઇમ્પોર્ટન્સ આત્માના ઉદ્ધાર તરફ દેહના બે ધર્મ છે સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ અહીંયા આપણે સામાન્ય ધર્મ વિશે જોઈશું સામાન્ય ધર્મ મનુષ્ય સામાન્ય ધર્મ માટે કહેવામાં આવ્યું છે કે મનુષ્ય મનુષ્ય સંતોષી બનવું જોઈએ પ્રાણી માત્ર પર દયા રાખવી જોઈએ કોઈ માટે ખોટું ન વિચારવું ગમે તેવા દુઃખમાં પણ સહનશીલ બની રહેવું જોઈએ અન્યાયથી કોઈનું કંઈ ન લેવું ચોરી ન કરવી શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે પવિત્રતા ચોખ્ખાઈ રાખવી ઇન્દ્રિયોને ભૌતિક વસ્તુઓથી અધર્મ કાર્યથી દૂર રાખવી ઇન્દ્રિયો પર નિગ્રહ રાખવો ધર્મ તેમજ સત્કાર્યનું જ્ઞાન મેળવવું આત્મ સંબંધી ધર્મનું જ્ઞાન મેળવવું હંમેશા સાચું બોલવાનો આગ્રહ રાખવો મન પર કાબુ રાખી ગુસ્સો કે ક્રોધથી દૂર રહેવું આવા દસ ધર્મો મનુષ્ય માટે કલ્યાણકારી આ ધર્મ પુષ્ટિ ભક્તિમાં સહાયક હોવાથી નું પાલન કરવું રાજા આટલું જ સરસ કરો આગળ વિજય કોણ બોલે છે રેડિયો નીલમ બોલો તારો ટોપિક છે રીજેજ કયો છે દિનચર્યા વેની પહેલા એ છે ને પ્રભુનો પરિકર એ કોણે કરવાનો છે જે નથી કોણે કરવાનો છે કોણે ખબર છે તને ના જે જે અચ્છા એ પ્રેઝન્ટ છે જેને પણ કરવાનું છે એને ઠીક છે બદલે ચલો તો એ ટોપિક હું કરી દઉં ઇન શોર્ટ એમાં એટલી વાત છે કે ઠાકોર જે વ્યક્તિથી આપણને પ્રેમ હોય એવા લોકોની સાથે જોડાયેલી વસ્તુઓ કે એની વાતોથી પણ આપણને પ્રેમ હોય કે જેવી રીતે આની અંદર વાત આવી છે કે એટલે આપણને જ્યારે ભગવાનથી પ્રેમ છે તો પ્રભુને જે વસ્તુઓથી પ્રેમ છે એ વસ્તુઓથી આપણને પણ પ્રેમ હોય જેમાં જેવી રીતે ગાય છે કે વ્રજભૂમિ છે યમુનાજી છે તો આ બધાથી આપણને પણ પ્રેમ થઈ જાય શું કામ આપણને અસલમાં યમુનાજી થી ગાય એટલો મતલબ નથી પણ કેમ કે પ્રભુ સાથે જોડાયેલી વાતો છે એટલે આપણને વસ્તુ પ્રત્યે respect હોય કે વસ્તુ પ્રત્યે આકર્ષણ હોય એ સ્વાભાવિક છે જેવી રીતે પ્રભુ વ્રજમાં બિરાજીને લીલા કરી તો આપણને એમ થાય ચલો ગોકુલ જઈએ મથુરા જઈએ વૃંદાવન જઈએ કે જ્યાં પ્રભુએ બિરાજીને ક્રીડા કરી તો એવા સ્થાનોમાં આપણે જઈએ એની ઈચ્છા થાય યમુનાજીના કિનારે જઈએ તો આપણને એવું થાય કે ચલો ઠાકોરજી તો અહીં યમુનાજીના કિનારે ક્રીડા કરી છે તો એ બધી જગ્યાઓથી પ્રેમ આપણને પ્રભુના કારણે છે તો એ પ્રભુનો પરિકર છે એટલે કે પ્રભુની આસપાસની બધી વસ્તુઓ તો એ બધી વસ્તુઓથી આપણને સ્નેહ છે ને એ બધી વસ્તુઓ પ્રત્યે આપણને રિસ્પેક્ટ પણ હોવું જોઈએ અને જેમાં છેલ્લે આમાં એ વાત આવી કે જે રીતે જે છે એમની અત્યારની present સ્થિતિ આપણને ખબર છે કેટલી ખરાબ છે કે સરકારે જલ કે જેને આપણે તીર્થ માનીયે છીએ જે આપણા માટે આપણું સર્વસ્વ છે એવા વ્રજ ના યમુનાજી બિરાજતા નથી અને એ પવિત્ર સ્થાનોમાં માં ગટર નું પાણી છોડીને જે સરકાર છે આપણી ધાર્મિક જે ભાવનાઓ છે એને સાથે ખેલવાડ કર્યું છે તો એ સારી વાત નથી તો એ યમુનાજી જે આપણી માતા છે પ્રભુ સાથે આપણે જોડવા માટે એક માધ્યમ છે મીડિયેટર છે એમની રક્ષા કરવી એમના ભૌતિક આધ્યાત્મિક સ્વરૂપની રક્ષા કરવી એમને રિસ્પેક્ટ આપવું એ આપણી રિસ્પોન્સિબિલિટી છે એ વાત આ પ્રભુનો પરિકર એ ટોપિકમાં બતાવવામાં આવી હવે તો દિનચર્યાનો ટોપિક છે તો હિલક કરશે કરો જી જી દિનચર્યા આડત આપણા જીવનના વિકાસનો સૌથી મોટો શત્રુ છે એટલે આપણે સવારે આળસ છોડીને જલ્દી ઉઠવું જોઈએ અગર આપણે દિવસની શરૂઆત સારા કામથી કરીએ તો આખો દિવસ સારો જાય છે એટલે આપણે ઉઠીને શ્રીના પ્રભુજીના ચિત્રજીના દર્શન કરવા જોઈએ અગર ઘરમાં પ્રભુ બિરાજતા તેમના મંદિરમાં જઈને દંડવટ કરવા જોઈએ બધા મોટા લોકોને જય પ્રશ્ન કરી ને મોટાઓના આશીર્વાદ લેવા જોઈએ પછી આપણે કૃત્ય કરી વ્યાયામ કરી ને સ્વાન સ્નાન કરવું જોઈએ તિલક કરીને ચરણામૃત થઈ આપણે સેવા મોટાઓની આજ્ઞા લઈને જેટલી સેવા બને એટલી કરવી જોઈએ માર્ગના આપણે ગ્રંથો અગર વાંચીએ માર્ગ સંબંધી તો આપણને માર્ગ સંબંધી કોઈ ડાઉટ નહીં રહેતા એટલે આપણે ગ્રંથો વાંચવા જોઈએ ભાગવતજી ને ગીતાજી નું જેટલું બને એટલું પાઠ કરવો જોઈએ અગર આપણે નામ દીક્ષા નું સ્મરણ ના કરીએ તો આપણી દીક્ષા નિવૃત્ત થઈ જાય છે એટલે આપણે નામ દીક્ષા અને રંગસબંધ નો પાઠ કરવો જોઈએ એક એક મહારાજ ફેરવવી જોઈએ પછી આપણે ઠાકોરજી નું ચિત્રજી લઈને આપણું મન સ્થિર કરી અને જપ કરવું જોઈએ અગર આપણે રમ રમતબંધ દીક્ષા લીધી હોય તો આપણે સમર્પિત જીવન જીવવું જોઈએ અને સમર્પિત ભોજન લેવું જોઈએ આપણે કોઈ બી પ્રકારના વ્યસનો ન લેવા જોઈએ કેમ કે વ્યસનોથી આપણી બુદ્ધિનો નાશ થાય છે દિનભરમાં જ્યારે બી આપણને ખાલી સમય મળે તો આપણે ચોર્યાસી વસ્તુ બાવન ને વાર્તાઓનો વાંચવી જોઈએ અગર ગામમાં કોઈ પણ આચાર્ય બિરાજતા હોય તો આપણે એમને ત્યાં આપણા માર્ગ સંબંધી ડાઉટ પૂછવા જવું જોઈએ અગર એ ડાઉટ ન સમજાવે તો એ ને લાયક નથી માર્ગ સંબંધી કોઈ પણ સત્પ્રવૃત્તિ થતી હોય ત્યાં આપણે આપણા તન મન અને ધનથી સહયોગ આપવું જોઈએ જે ત્યાં પણ ગામમાં સત્સંગ પાઠશાળા કે કંઈ ચાલતું હોય ત્યાં આપણે આગ્રહપૂર્વક જવું જોઈએ જે પણ આપણા માર્ગ સેવ્ય શ્રી કૃષ્ણ અને મહાપ્રભુજી વિરુદ્ધ બોલે એનો આપણે ત્યાગ કરવો જોઈએ આપણે ના સિદ્ધાંત વિરુદ્ધ જ્યાં પણ ચાલતું હોય ત્યાં આપણે ન જવું જોઈએ અને ત્યાં પણ જે લોકો મહાપ્રભુજીના સિદ્ધાંત બરાબર ન સમજી શકતા હોય તો એમને આપણી આપણી એવી પવિત્ર કર્તવ્ય છે કે આપણે એમને સમજાવીએ એ જે થઈ ગઈ સરસ તું રાખીશ ને આવી દિનચર્યા હે હિલટ ઠીક છે ચલો તો આજે સંપન્ન થયું નું તમે લોકો બધા સરસ રિવિઝન પણ કર્યું મને લાગ્યું કે તમે બધા સમજ્યા છો આ બધા ટોપિક્સ ને હજી પણ કેટલીક વાતો તો એવી હોય કે થોડુંક પ્રેક્ટિકલ હોય થોડુંક આગળ જઈને સમજાય પ્રવેશિકાના ઘણા બધા ટોપિક એવા છે કે તમે ફર્ધર સ્ટડીઝ કરશો પછી આ પાછળની આ બધી વાતો ફરીથી ક્લિયર થતી જશે તો થોડું બહુ ચાલ્યા કરે એમાં એકબીજાથી ડિપેન્ડેબલ બધા ટોપિક્સ છે પણ સરસ બધાએ કર્યું સારી રીતે હવે એક્ઝામ માટે વેઇટ કરો બધા આ દસ પંદર દિવસમાં બધું થોડું ભણી લો બધા ટોપિક્સને એકવાર ફરીથી જો સમજો અત્યારે તમે લોકોને જે ટોપિક એલોટ કરવામાં આવ્યા એક એક ટોપિકની સ્ટડી તમે લોકોએ કરી છે સિવાયના બધા ટોપિક જેના રહ્યા હોય જેને ન જોયા હોય તો થોડી મહેનત કરી લો પંદર વીસ દિવસમાં પછી એક્ઝામ ઓર્ગેનાઇઝ કરજો મુંબઈ હું આવું છું તો તમે લોકો જે મુંબઈમાં છે એ લોકો બધા ત્યાં એક સાથે ભેગા મળીને અરેન્જ કરશું અને બીજા આદિપુરથી વડોદરાથી તમે લોકો છો તો એમને હું પેપર્સ મોકલાવી દઈશ તો તમે લોકો પણ બેસીને એક દિવસ સોલ્વ કરી લેજો ઠીક છે તો આજનો ક્લાસ હવે અહીંયા રાખીએ હવે નવો ટોપિક કયું લેવું અને ક્યારથી શરૂ કરવું તે હું મેસેજ આપી દઈશ બધાને ત્યારથી તમારા લોકોની પરીક્ષા પૂરી થઈ જાય પછી સ્ટાર્ટ કરશું નવો ટોપિક ઠીક છે તો આજનું રાખીએ અહીંયા મજા આવી બધાને પ્રવેશિકામાં જી રાજા જી રાજા આજે છે હા રાજા હમ ઠીક છે ચલો તો રાખીએ હવે ભણો બધા તૈયારી કરો પરીક્ષાની જી હા બાકી માર્ક કેટલા છે પાંત્રીસ ત્રીસ તેર એ માર્કિંગ સિસ્ટમ આપણે રાખી નથી તમારા લોકોની જે સમજ છે એ તમારા પોતપોતાના માર્ક છે પોતે પોતાને સમજી લેવાનો તમે ક્યાં છો પોતે કોઈને કહેવાની જરૂર ના પડે આ તો જ એવા છે તમને કેટલું સમજાયું એ તમારો પાસિંગ માર્ક છે ને પોતે સેલ્ફ અસેસમેન્ટ કરજો આમાં તો તમે લોકો ગયા છે મુંબઈ માં બધા છો મનીષાભાઈ બ્રિજેશભાઈ તમને લોકોને સેટરડે ને એવું ફાવતું સન્ડે ને એકચુઅલી મારી એક્ઝામ સન્ડે ના દિવસે છે એટલે એ દિવસે નહીં ફાવે તો એના સિવાય કોઈ પણ દિવસ જયારે તમે લોકો આખો દિવસ ડિવોટ કરી શકતા હો તો એ દિવસ નક્કી કરીને ને મને કહેજો આપનો આપ ક્યારે પધારવાના છો હું સેકન્ડ એપ્રિલ આવીશ અને દસ એપ્રિલ સુધી છું મુંબઈ તો આઠ નવ ને દસ ત્રણ દિવસ છે ને રજા જેવું હા તો સારી વાત છે તો કરી લેશું જયારે તમને લોકો જે દિવસે ફાવે દસ તારીખે તો મારી એક્ઝામ છે ને મને નીકળવાનો પણ છે એટલે આઠ અને નવ બે દિવસ દિવસમાં થઈ જશે હા એ છે રજા છે તેની કઈ ખબર નથી આઠ નવ ને દસ ત્રણ દિવસ છે હા દસ ના તો રવિવાર છે અને આ ફ્રાઈડે સેટરડે સન્ડે છે ઠીક છે ભલે તો આઠ અને નવ જે હોય કહી દેજો મને તો કરી દેસું એ દિવસે હા સારું ભલે રાખીએ ધન્યવાદ હા અનવર રાજા